હા રાજા ચોથા શ્લોક હા તો જેને પણ કરવાનું હોય કર હેલો હા બોલો હા બરોડા થી શીલા બોલું હા શીલાબેન હા હા પ્રણામ હા કરો કરું આ એટલે ચોથો શ્લોક કરવાનો છે હા હા તો આગળ પહેલા શ્લોક થી રિવિઝન કરું કે ત્રીજા શ્લોક થી ત્રીજા શ્લોક ને એક વખત રિવિઝન કરી દો પછી કરું હા હા એટલે આગળ એવું કહ્યું કે જેને સમર્પણ કર્યું છે એનું દેહ આદિ બધું ભગવાનને અર્પણ કર્યું છે તો એનો વિનિયોગ સ્ત્રી પુત્રાદિમાં થઈ રહ્યો છે તો પણ એને ચિંતા ન કરવી હવે ચોથા શ્લોકની उत्थानिका जैसे पुत्रादिकन के अन्य विनियोग में चिंता नहीं करनी तैसे अपनो अन्य विनियोग હોય તો હું ચિંતા ન કરની યા વિષયને કહ છે એટલે જેવી રીતે આગળના શ્લોકમાં કહ્યું કે આત્મા સહિત આત્મીય બધા પદાર્થો ભગવાનને અર્પણ કર્યા છે અને એનો એમાં આપણો વિનિયોગ થયો છે તો ચિંતા ન કરવી એવી જ રીતે હવે અન્ય એ પુત્રાદિક નો અન્યમાં વિનિયોગ થઈ રહ્યો છે આપણો અન્યમાં અને અન્યનો પણ અન્યમાં વિનિયોગ થઈ રહ્યો છે તો એ વિષયની ચિંતા ન કરવી અજ્ઞાનાદ અથવા જ્ઞાનાત કૃતમ આત્મનિવેદનમ યૈ કૃષ્ણ કૃષ્ણ સાકૃત પ્રાણેશ તેસામ કા પરિદેવના ભાવાર્થ જીવ ભક્તનને જ્ઞાનસો અથવા અજ્ઞાનસો હું अज्ञान सो हूँ एक बेर जब आत्मनिवेदन कर दियो है पाछे विनको चिंता करवे की नाही रही जाए है तब जिनने श्री हरि के अधीन प्राण कर दिए है ऐसे भक्तन को कौन सी चिंता करवे की रही जाए है अर्थात उनको कोई तरह की चिंता नहीं करनी એટલે જે ભક્તએ જ્ઞાનથી અથવા અજ્ઞાનથી પણ એક વાર આત્મનિવેદન કરી દીધું છે એને ચિંતા કરવાની નથી તો પછી જેના શ્રીહરિને અધીન પ્રાણ થઈ ગયા છે એને તો ચિંતા જ શું હોય એટલે જે હરિ સાથે એકમેક થઈ ગયો છે એને તો પછી ચિંતા જ કોઈ પ્રકારની ના હોય હા ટીકા ભગવાન સર્વરૂપ હે માર્ગ કે પ્રવર્તક હે ઉપદેશ એટલે ગુરુ હે निर्वधि सच्चिदानंद स्वरूप है तथा भगवान को सब निवेदन करनो तो परम फल रूप है इत्यादि ज्ञान जिनको नहीं है ऐसे हीन अधिकारी और ऐसो ज्ञान जिनको है ऐसे मध्यम अधिकारी हूँ निवेदित आत्मा हो तो इनको चिंता कर्तव्य नहीं है तब जिनने केवल प्रभु को ही अपने प्राण अधीन किए हैं ऐसे जो उत्तम अधिकारी है तिनको तो चिंता ही कहा है એટલે ભગવાન સર્વરૂપ છે માર્ગના પ્રવર્તક છે એટલે ઉપદેશક એટલે ગુરુ છે નિર્વધિ સચ્ચિદાનંદ સ્વરૂપ છે બધું નિવેદન કર્યું છે એવા પરમ ફલરૂપ છે ઇત્યાદિ એટલે જેને આવું જ્ઞાન છે એવો હીન અધિકારી રહેશો જ્ઞાન એને આવું જ્ઞાન જેને નથી એવો મધ્યમ અધિકારી જે નિવેદિત આત્મા હોય તેનું ચિંતા કરવાની નથી તો જેને કેવલ પ્રભુને જ પોતાના પ્રાણ આધીન કરી દીધા છે એવો ઉત્તમ અધિકારી હોય એ જીવને તો ચિંતા જ ન હોય એટલે અહીંયા એવું કહ્યું કે જેને જ્ઞાન નથી જ્ઞાન છે એવો મધ્યમ અધિકારી અને જેને જ્ઞાન નથી એવો હીન અધિકારીને જો ચિંતા ન હોય તો પછી જે ઉત્તમ અધિકારી છે એને તો કોઈ પણ પ્રકારની ચિંતા જ ન હોય એમ હા એટલે આમાં મુખ્ય વાત એ છે કે જે આગલા કોઈ મતલબ શ્લોકમાં જે પ્રશ્ન ઉભો થયો હતો કે આપણું શરીર જે છે એનો પણ અન્યમાં વિનિયોગ થાય અને આપણે મતલબ પ્રભુ સેવા સિવાય દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ બધાનું અન્યમાં વિનિયોગ થાય અને અન્ય પદાર્થો આપણા ઘરના હોય એનું પણ કૃષ્ણ સેવા સિવાય પણ વિનિયોગ થતું હોય તો સંબંધમાં જે ચિંતા થઈ હતી એનું નિવારણ અહીંયા એ રીતે કરી રહ્યા છે કે જે વ્યક્તિએ ભગવાનને જ્ઞાનથી અથવા અજ્ઞાનથી ભૂલથી પણ પ્રભુને સમર્પણ કર્યું હોય અને જાણી જોઈને સમજીને કર્યું હોય એવા બંને વ્યક્તિઓ ચિંતા કરવાની નહીં જતી નથી મતલબ કેવલ આત્મનિવેદન કરી દીધું હોય ને કોઈ પણ જ્ઞાન વગર પ્રભુ પ્રત્યે આશ્રિત થઈ ગયા હોય કે કૃષ્ણ સિવાય મારું આ દુનિયામાં કોઈ જ નથી એવી ભાવનાથી પ્રભુ પ્રત્યે જે આનંદને સમર્પિત હોય એવા વ્યક્તિને શ્રી હરિને અધીન જેને મતલબ એને પણ કોઈ જાતની ચિંતા કરવાની રહી જતી નથી તો જે ભગવાનને જેણે પોતાના પ્રાણ પણ અર્પણ કરી દીધા છે કે એવા વ્યક્તિએ કોઈ કોની ચિંતા કરવાની રહી જાય મતલબ એમણે કોઈ ચિંતા નથી કરવાની એમનું અન્યમાં વિનિયોગ થાય તો પણ ચિંતા ન કરવી ઠાકોરજી એમનું બધું જુએ છે અને લૌકિક ગતિ એમની નહીં કરે એટલે અહીંયા એના માટેના બધા હેતુ આપ્યા છે કે ભગવાન સર્વરૂપ છે પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રવર્તક છે માર્ગનું પ્રવર્તન એમણે કર્યું છે ઉપદેશક પણ છે કેમ કે મહાપ્રભુજીને બ્રહ્મસવન મંત્ર દ્વારા સમર્પણ કરવાની આજ્ઞા ભગવાને જ આપી નિરવધિ સચ્ચિદાનંદ સ્વરૂપ છે મતલબ જગતના દરેકે દરેક પદાર્થની અંદર વસેલા છે ને ભગવાનને બધું નિવેદન કરવું એ પરમ ફલ છે કેમ પૂર્ણ પુરુષોત્તમ છે આ બધા જ્ઞાન જેમને નથી એવા હિનાધિકારી મતલબ કે જે લોકોની અંદર કોઈ પણ જાતનું મહાત્મ્ય જ્ઞાન નથી ને એવું જેમને જ્ઞાન છે એવા મધ્યમ અધિકારી મતલબ કે એક તો હિનાધિકારી કે જે કેવલ ક્રિયાવત બધું કરી રહ્યો છે જે આપણે ત્યાં પુષ્ટિ પુષ્ટિ મર્યાદા પુષ્ટિ અને પ્રવાહી પુષ્ટિ ત્રણ અવસ્થામાં જે સૌથી છેલ્લું પ્રવાહી પુષ્ટિ છે જે જીવ ક્રિયાપરાયણ છે મહાત્મ્ય જ્ઞાન પણ નથી અને પ્રેમનો પણ અભાવ છે તો એવો વ્યક્તિ હિનાધિકારી પછી જેમને જ્ઞાન છે મતલબ કે મહાત્મ્ય જ્ઞાન છે પ્રભુનું તો એવો મધ્યમ અધિકારી અને એ લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી જો પુષ્ટિ માર્ગમાં આવી ગયા છે પ્રભુ પ્રત્યાનંદને આશ્રિત છે કોઈ પણ જ્ઞાન ન હોવા છતાં પણ તો પણ પ્રભુ એમનો ઉદ્ધાર કરે છે તો પછી જે વ્યક્તિને પ્રભુ પ્રત્યે પ્રેમ છે સર્વસ્વનું આત્મનિવેદન કર્યું છે એવા વ્યક્તિએ કોઈ જાતની ચિંતા કરવાની શું જરૂર છે એવું મહાપ્રભુજી આજ્ઞા અહીંયા કરે છે હા અને જે જે અહીંયા જેને પૂર્ણ મહાત્મય નથી અને પૂર્ણ પ્રેમ પણ નથી એ હિન અધિકારીમાં આવશે પ્રેમ હા એ લોકો હિન અધિકારીમાં કેમ કે એના જ્ઞાન છે એના પ્રેમ છે પોતાનું કર્તવ્ય સમજીને એ લોકો એ ક્રિયાની અંદર પરાયણ થયા છે હા અને હવે આ ના બોલવું હોય તો સ્ટાર સિક્સ કરવાનું હા હા રાજા આગળ કરો હા કરો સ્પીકરથી બોલો કે રિસીવરથી બોલો આમાં અવાજ બરોબર આવે છે એમ બોલો અવાજ સારી આવે છે હા હા તો આગળનો શ્લોક કરો છો શ્રવણાદિક નવ ભક્તિ ને શું શ્રવણ કીર્તન ઓર સ્મરણ યે જીવ કે આધીન હૈ એટલે શ્રવણ આદિ ભક્તિ એટલે નવધા ભક્તિ જે છે એમાં શ્રવણ કીર્તન અને સ્મરણ જે છે એ જીવના આધીન છે તથા પાદ સેવન કે દો ભેદ અને પાદ સેવનના બે ભેદ છે સામે એક તો अपने पाद કરી કે ભગવત મંદિર में મંદિર આદિ में જાણો એટલે કે એક તો એ છે પાદ સેવન કે આપણે જે મંદિરમાં જઈએ આપણે ચાલીને એ અને સો તો જીવ કે આધીને અને એ જીવના આધીન છે ફરી દૂસરો ભગવાન કે ચરણાર વિંદ કો સેવન કરનો એટલે બીજો ભગવાનના ચરણાર વિંદની સેવા કરવી એ પ્રભુના આધીન છે સો પ્રભુ કે આધીન હે તૈસે હી અર્ચન વંદન ઓર દાસ્ય હૈ સોહુ સેવ્ય સ્વરૂપ મેં ચૈતન્ય કો પ્રાકટ્ય ન હોય તો હું બન શકે હે એટલે જેવી રીતે અર્ચન વંદન અને દાસ્ય જે એ સેવ્ય સ્વરૂપને ચૈતન્યનું પ્રાકટ્ય એટલે ભગવાનનું પ્રાકટ્ય ન હોય તો એ બની શકે છે પરંતુ સખ્ય और आत्मनिवेदन तो सेव्य स्वरूप में चैतन्य चैतन्य को प्राकट्य હોય और પ્રભુ આપું સ્વીકાર કરે તબ ही હોઈ શકે હે એટલે સખ્ય અને આત્મનિવેદનમાં તો સેવ્ય સ્વરૂપમાં ચૈતન્ય પ્રાકટ્ય હોય એટલે પ્રભુ પ્રાકટ્ય એટલે હોય સામે હોય એ પ્રભુ સ્વીકાર કરે ત્યારે એ શક્ય છે और अब तो प्रभु को वैसी अनुभव है नहीं तब अपने सो आत, अपने अपने जो आत्मनिवेदन कियो है वाको प्रभु के अंगीकार कियो है वा किम वा नहीं कियो है ऐसी चिंता तो होए कहा कहत है અને પ્રભુ और अब प्रभु आप स्वीकार करे हैं तब हो सके એટલે પ્રભુ પ્રાકટ્ય જે સ્વરૂપ ચૈતન્ય પ્રાકટ્ય હોય એ પ્રભુ પોતે સ્વીકાર કરે છે એ કરે ત્યારે જ નક્કી થાય અને ઓર પ્રભુ કો પ્રભુ પોતે સાનુભવ જતાવે છે કે નથી જતાવતા એવું ને રાજે હા હેલો હા બોલો હા બરોબર છે હા તો આપણે આત્મનિવેદન કર્યું છે તો પ્રભુ પ્રભુએ અંગીકાર કર્યો છે કે નથી કર્યો એવી ચિંતા થાય તે પણ ચિંતા કરવા કરવાની નથી હા એટલે કેમ કે ઠાકોરજી સામે ચાલીને તો જેવું ચોર્યાસી વૈષ્ણવના ચરિત્રમાં આપણે જોઈએ છીએ એવું તો આપણને કંઈ કહેતા નથી કે મને આજ જેવી રીતે ચોર્યાસી વૈષ્ણવના મતલબ એ લોકોના ચરિત્રમાં આવે છે એમને જેવું અનુભવ થતો હતો ઠાકોરજી સામે ચાલીને એમની સેવાને સ્વીકાર કરતા હતા પોતાનું ગામો અણગમો એમની સાથે શેર પણ કરતા હતા પણ એવું તો કંઈ આપણી સાથે થતું નથી તો આપણે ઠાકોરજીને ભોગ ધરીએ છીએ ઠાકોરજી અરોગતા અરોગે છે કે નથી અરોગતા આપણે જે જે વસ્તુ પ્રભુને સમર્પિત કરીએ છીએ શૃંગાર વસ્ત્ર હોય કે કંઈ પણ હોય તો પ્રભુને ગમે છે કે નથી ગમતું શું ગમે છે શું નથી ગમતું એ બધી આપણને ખબર નથી પણ આટલા વર્ષોથી આપણે કર્યા જઈએ છીએ તો એ ઠાકોરજીને ગમતું હશે કે નહીં ગમતું હોય પ્રભુ એને સ્વીકાર કરતા હશે કે સ્વીકાર નહીં કરતા હોય એ જાતનો ક્વેશ્ચન આપણને થાય ત્યાં હવે કહે છે તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે વિનિયોગેપી સા ત્યાજ્યા સમર્થો હિ હરિસ્વત भावार्थ मेरो निवेदन श्री हरि ने स्वीकार कियो है कि नहीं ऐसे श्री पुरुषोत्तम સંબંધ વિષયક ચિંતાકો પરિત્યાગ કરનો એટલે મારું નિવેદન પ્રભુએ કર્યું મેં નિવેદન કર્યું છે પ્રભુએ સ્વીકાર્યું છે કે નથી સ્વીકાર્યું એવો પોષો એટલે ભગવાન સાથે જે આપણે નિવેદન કર્યું છે એની એ સ્વીકાર્યું છે કે નથી સ્વીકાર્યું એ સંબંધમાં આપણે ચિંતા કરવા નથી એમ તથા કદાચિત અન્ય કાર્યાદિકને વિનિયોગ હોય જાય તો હું ચિંતા કો ત્યાગ કરનો એટલે બીજા કોઈના પણ આપણે બીજામાં પણ કોઈ વિનિયોગ આપણું થઈ જાય છે જાણીએ છીએ તેમ છતાં પણ તો પણ એ વિષયમાં પણ ચિંતા કરવાની નથી હરિ પોતે સ્વયં સમર્થ છે એટલે પોતે પ્રભુ પોતે સમર્થ છે હા મતલબ અન્ય કાર્ય મતલબ લૌકિક વૈદિક કાર્યોમાં કેમ કે રુચિથી થતું હોય તો તો એ સમજાય એવી વાત છે પણ આપણે બધાની એવી હાલત છે કે આપણે તો રુચિથી એ કાર્યોની અંદર પ્રવૃત્ત થઈએ છીએ તો પછી ત્યાં તો આપણને એવું થાય ને કે આપણે તો પ્રભુને એવી મતલબ નિવેદન એવી રીતે કર્યું કે મારું શરીર ઇન્દ્રિય બધું જ આપના માટે છે ને મહાપ્રભુજી પણ આજ્ઞા કરી રહ્યા છે કે વૈષ્ણવતા સહજ હોવી જોઈએ અને લૌકિક વૈદિક કાર્યો તો કપટથી થવા જોઈએ પણ આપણી સાથે એવું થતું નથી મતલબ કે કૃષ્ણની અંદર ચિત્તની પ્રવણતા હજી નથી થયેલી તો એવી કન્ડિશનમાં જો અન્ય વિનિયોગ થાય તો પછી એ તો ઠાકુરજીને નહીં ગમતું હોય કે આપણા આત્મનિવેદનને સ્વીકાર નહીં કરતા હોય કેમ કે પ્રેમ નથી ને કરીએ છીએ કેવલ તો એવું ક્યાં સુધી ઠાકુરજી સ્વીકારે એવી આપણને મનમાં ભાવના આવે તો મહાપ્રભુજી કહે છે કે તો પણ ચિંતા ન કરવી ઠાકોરજી બધું કરવા માટે સમર્થ છે ટીકા વાંચો ક્લિયર થઈ જશે श्रीयुक्त पुरुषोत्तम में निवेदन विषयक चिंता छोड़नी इतने जैसे सब गोप इंद्र को यज्ञ करत हते तिनको निवृत्त करके अपने अधीन किए तैसे अपने सर्वात्मा सो प्रभु में सब निवेदन कियो है તબ ચિંતા કરની યોગ્ય નહીં એટલે ઠાકોરજીએ જે નિવેદન આપણે કર્યું છે એના માટે ચિંતા કરવાની નથી એમ ઠાકોરજી મન નિવેદન કર્યું છે તો જે ગોપ બધા ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા તેમાંથી પણ એમને વ્રજભક્તોને નિવૃત્ત કર્યા અને પોતાનામાં આધીન કર્યા એટલે પોતાના આશ્રય કર્યા તો શરૂઆતમાં પ્રભુ પોતાનામાં નિવેદન કરાવ્યું કર્યું ત્યારે પણ એમને ચિંતા કરવા એટલે ચિંતા કરની યોગ્ય નહીં એટલે ચિંતા નહીં કરવી ત્યાં પણ એમ હા साम्य हूँ श्री युक्त पुरुषोत्तम है तो अपने स्वरूपानंद को दान करके તરીકે ભક્તન કો પોષણ કરત હે એટલે સ્વરૂપાનંદ નું દાન કરી અને ભક્તોનું પ્રભુ પોતે પોષણ કરે છે इनमें निवेदन कियो तो પ્રભુને અંગીકાર કિયો હૈ અથવા નહીં કયો હોય એટલે આપણે નિવેદન કર્યું છે તો એવી રીતે ભગવાને આપણો અંગીકાર કર્યો છે કે નથી કર્યું એવો પ્રશ્ન થાય એસી ચિંતા છોડની એવી ચિંતા છોડી દેવી કદાચિત કાલ ભયાદિક આય જાય તબ વાકો નિવારણ કરવે કે લીએ જીવ સ્વભાવ શું અન્ય વિનિયોગ અન્ય વિનિયોગ હોય તો હું ચિંતા છાંડની એટલે કદાચિત આપણે કાલ કર્મથી પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે એ એટલે કે જાણતો હોય તેમ છતાં પણ બીજા કોઈકમાં અન્યમાં વિનિયોગ કરે છે તો પણ ચિંતા તેની નહીં કરવી એમ થઈ જાય છે એનાથી તો યદિ પ્રમાદ એસી અન્ય વિનિયોગ હોય જાય તો હું પ્રભુ ન છાન લેંગે એટલે આપણે જાણતા હોઈએ તેમ છતાં પણ બીજામાં વિનિયોગ આપણે કરીએ છીએ તો પણ પ્રભુ આપણને છોડશે નહીં क्यों जो भगवान जो स्वभाव के वसु जीव जो स्वभाव के वसु जीव ऐसे भयो तो हूँ वाको उद्धार करने करवे में वासु साधन की અપેક્ષા પ્રભુ નહીં રાખતે એટલે સ્વભાવથી જાણે છે તેમ છતાં એ જીવ એવું કરે છે તો પણ ભગવાન એવું એવું નથી રાખતા કે તમે સાધન કોઈ સાધન કરીને તમે પોતાનું ઉદ્ધાર કરો સાધનથી એમ એવી અપેક્ષા પ્રભુ નથી રાખતા આપ સ્વતઃ સમર્થ હૈ એટલે ભગવાન પોતે સમર્થ છે ઓર સંબંધ કે દુઃખ તથા પાપ કે હરણ કરને વાલે હૈ એટલે બધાનું દુઃખ અને પાપ હરવા વાળા છે હા મતલબ અહીંયા મુખ્ય વાત એ છે કે જે મુખ્ય પ્રશ્ન એ થયો કે મારા નિવેદનને ભગવાને સ્વીકાર કર્યું હશે કે નહીં કર્યું હોય કેમ કે આ મતલબ મહાપ્રભુજે જે કીધું કે આત્મનિવેદન કર્યું હોય એને કોઈ ચિંતા ન કરવી પણ આપણે તો કરી નાખ્યું ઠાકોરજીએ સ્વીકાર્યું કે ન સ્વીકાર્યું એ તો આપણને ખબર જ નથી તો પછી નિશ્ચિંત કેવી રીતે થઈ જવાય તો મહાપ્રભુજી અહીંયા એવી રીતે આજ્ઞા કરે છે કે એવી પણ ચિંતા ન કરવી કેમ કે જેવી રીતે ગોપીજનો છે એમણે ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા એ લોકો ઇન્દ્રની પૂજા કરતા હતા તો એ લોકોએ ન છોડ્યું ઠાકોરજી સામે ચાલીને એમના એક કાર્યને છોડાવ્યો કેમ કે ઠાકોરજી બધાના આત્મા છે ને એમના ભાવને જાણે સમજે છે એટલે એટલે એમણે ચિંતા કરવાની જરૂર નથી એ જ રીતે આપણે પણ નથી કેમ કે જો આપણે પુષ્ટિજીવ છીએ પ્રભુને સમર્પિત થયા છીએ ને આપણા ભાવને સર્વાત્મા હોવાથી ઠાકોરજી જાણે છે તો કદાચ એવી પ્રવૃત્તિઓમાં આપણે જોડાયેલા હશું તો જેવી રીતે ગોપીજનોનું કે વ્રજભક્તોના લૌકિક વૈદિકને ઠાકોરજી છોડાવ્યું એવી રીતે આપણું પણ છોડાવશે જો આપણે નહીં છોડતા હોઈએ એમાં પણ શ્રીયુક્ત પુરુષોત્તમ જે છે એ નું દાન કરીને ભક્તોનું પોષણ કરે છે મતલબ ઠાકોરજી પોતાના સ્વરૂપનો આનંદ ભક્તોને આપે છે અને એમના ભાવનું પોષણ કરે છે એમનામાં નિવેદન આપણે કર્યું છે તો પ્રભુએ અંગીકાર કર્યું છે કે નથી કર્યું એવી ચિંતા આપણે છોડી દેવી જોઈએ કેમ કાલ વગેરેના કારણે આનું નિવારણ કરવા માટે જીવ સ્વભાવથી આપણું અન્યમાં વિનિયોગ થતું હોય તો પણ ચિંતા છોડવી જોઈએ કેમ કે લૌકિક વૈદિકની અંદર આપણું મન લાગેલું જ છે કલયુગની અંદર આપણે જે કલયુગનો પણ પ્રભાવ છે આપણે જે સમાજમાં રહીએ છીએ સમાજના હિસાબે કરવું પણ પડે છે એ પણ વાત છે એટલે એ જાતની ચિંતા આપણે ન કરવી જોઈએ કે આપણું અન્ય વિનિયોગ થશે આળસના કારણે અન્ન વિનિયોગ થતું હોય તો પણ પ્રભુ આપણને છોડશે નહીં ઠાકોરજી આપણી અવિદ્યાને દૂર કરશે કે આપણા એ ખોટા કર્તવ્યને છોડાવશે પણ આપણો ત્યાગ કે માર્ગથી આપણને ચ્યુતતો નહીં જ કરે કેમ કે સ્વભાવથી જ ભગવાન જે છે એ જીવોને વશ છે અને એમનો ઉદ્ધાર કરવામાં જ મતલબ ઠાકોરજી એમના ઉદ્ધાર કરવા માટે જીવ તરફથી કોઈ સાધનની અપેક્ષા નથી રાખતા આ પોતે જ કરવા માટે સમર્થ છો મતલબ જેવી રીતે આપણે જ વિચારી લો કે વેદમાં કે શાસ્ત્રોમાં મોક્ષ પ્રાપ્તિના પણ સાધનો કેટલા કઠિન છે તો આ તો મોક્ષથી પણ વધીને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવાની વાત હોય તો એનું સાધન આટલું સરળ કેવી રીતે હોય કેમ કે આ સાધન નથી આપણે કેવલ પ્રભુથી પ્રેમ કરી મતલબ કોઈ પણ સાધન કર્યા વગર પણ કેવલ પ્રભુથી પ્રેમ હોય કોઈની નિષ્કામ ભાવના પ્રભુની પ્રાપ્ત કરવા માટેની હોય તો એવા વ્યક્તિને ઠાકોરજી પ્રાપ્ત થઈ જાય છે એટલે આ કોઈ જાતનું સાધન નથી આપણે વિચારીએ સેવા એ સાધન છે તો એ સાધન નથી તો એ વાતની આગળ છે કે ભગવાન પ્રાપ્ત થવા માટે કે કોઈ જીવનો ઉદ્ધાર કરવા માટે સાધનની પણ અપેક્ષા નથી રાખતા મતલબ રજભક્તોનો એક્ઝામ્પલ લઈ લો કે એમણે ક્યાં એવા કોઈ સાધન કર્યા કે પુરુષોત્તમ કૃષ્ણ એમને આટલા આ લેવલનું સુખ આપે કે આપણે ક્યાં એવું કોઈ કર્મ કરી રહ્યા છીએ કે એવા કોઈ સારા કર્મ કરીએ છીએ વૈદિક કર્મોનું પણ પાલન નથી કરતા બીજા પણ કેટલા મોટા મોટા દોષો આપણે દિવસમાં યા જીવનભરમાં કરતા જ રહીએ છીએ તો પણ કોઈને પણ ગણકાર્યા વગર આપણા પ્રેમને જોઈને જો પ્રભુ આપણને પ્રાપ્ત થવા માટે રેડી થતા હોય તો આપણા આત્મનિવેદનને ન સ્વીકારે એવું તો પોસિબલ જ નથી કેમકે કોઈ સાધનની અપેક્ષા ભગવાન રાખતા નથી પ્રભુ બધું જ પોતે જ કરવા માટે સમર્થ છે અને બધાના દુઃખ અને પાપને હરણ કરવા વાળા છે એટલે આપણા લૌકિક વૈદિક કાર્યોને કે લૌકિક વૈદિક આસક્તિને પ્રભુ છોડાવશે અને પોતાની અંદર આસક્ત કરશે અન્ય વિનિયોગ પણ અટકાવશે કોઈ લેવલ પર પણ અત્યારે જો એ થતું પણ હોય તો પણ ચિંતા કરવાની વાત નથી આપણે આપણા સાધનને કન્ટિન્યુ રાખીએ કે આપણા તરફથી આપણે જે મહાપ્રભુજીની આજ્ઞા છે મહાપ્રભુના સિદ્ધાંતો છે એનું આચરણ જો કરતા રહીએ તો ક્યારે ને ક્યારે ઠાકોરજી આપણી અવિદ્યાને સામે ચાલીને છોડાવશે અને પોતાની અંદર આપણા ચિત્તને નિરુદ્ધ કરશે સાહેબ હા બોલો હા આમાં આપણે આવ્યું કે કાલ કર્માદિકથી પોતા એટલે કે આપણે જાણીએ છીએ તેમ છતાં પણ આપણો જીવ સ્વભાવથી એવો છે કે બીજામાં વિનિયોગ જે આપણે તો એ પેલું આપણે એમાં આપણે બીજા જે દેવી દેવતાઓના યજ્ઞમાં કે કોઈકના ત્યાં જઈએ છીએ કે કોઈક ભાગવતજી બેસાડ્યા છે ત્યાં જઈએ છીએ તો એ એ બધું આમાં લઈ લઈ શકાશે એમ મહાપ્રભુજીના સિદ્ધાંતોથી વિપરીત આચરણ જે છે એ આમાં નહીં આવે એ ન ચાલે એને તો ઠાકોરજી ક્યારે પણ એડજસ્ટ ન કરી શકે એની સાથે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણેનું આપણું જીવન હોય અને એના સિવાયની લૌકિક પ્રવૃત્તિઓમાં આપણું મન લાગેલું હોય એને અહીંયા સમજવાનું છે એટલે ઘણા એવું કેતા હોય ને કે આ તો આપણે નું કાર્ય છે તો આપણે ભગવત સેવા કરી રહ્યા છીએ તો આપણે એમને ભાગવતજી બેસાડ્યો છે તો કે નિમિત્ત માટે પણ આપણને એમ ત્યાં થોડીક વાર જઈ આવીએ એમ તો એ તો નથી ને એ ના ચાલે એ ના ચાલે આપણે ન જ જવું જોઈએ એવું હા ન જ જવું જોઈએ અચ્છા હા પ્રણામ રાજા હા બોલો રાજા આમાં પ્રમાદ શું જે કહ્યું ને પ્રમાદ શું એ છે અન્ય વિનિયોગ તો એનાથી શું લેવાનું પ્રમાદ એટલે કે આપણે જાણ્યા સમજ્યા છતાં પણ આળસના કારણે આવું બધું કરતા હોઈએ પેલા પ્રભુની સેવા છોડીને બીજી પ્રવૃત્તિઓમાં આપણું આપણી મન આપણું બુદ્ધિ બધું પરાયણ હોય આળસના કારણે પરાયણ હોય ઠાકોરજીની સેવામાં મન ન લાગતું હોય એના કારણે પરાયણ હોય એવું બધું હા અને આ જે સાધનની અપેક્ષા કરી તો આપણે માં તો અત્યારે તો એવું જયારે પ્રભુ અનાવતાર કાલ છે તો ત્યારે તો સાધન ની અપેક્ષા છે જ ને જ્યારે સાધનની નથી અપેક્ષા તો કોને કહેવાય અહીંયા નો મતલબ છે કે આપણા તરફથી મહાપ્રભુજીના સિદ્ધાંતોનું પાલન થવું અને પ્રભુ પ્રત્યે પ્રેમ હોવું બસ આનાથી વધારે કોઈ સાધન અપેક્ષિત નથી આને સાધન સમજવાનું છે પણ મેં જે રીતે કીધું ને કે ભગવાન કે મોક્ષની પ્રાપ્તિ માટે પણ શાસ્ત્રમાં જેવા સાધનો બતાડ્યા છે એની સામે પૂર્ણ પુરુષોત્તમ ની પ્રાપ્તિ બહુ મોટું ફલ છે અને સાધન તો નેગ્લિજિબલ છે મતલબ ઝીરો પોઈન્ટ ઝીરો વન પણ નથી એવું કહી શકીએ આપણે તો એની મતલબ કે પ્રભુથી પ્રેમ છે ખાલી એને સાધન ના કહી શકાય પ્રેમ વશ આપણે સેવા કરી રહ્યા છીએ તો એ વાત ને અહીંયા સમજવાની છે એટલે એને સાધન નથી માન્યું નથી કેવું હોય તો ભક્તિને સાધન માની લ્યો બાકી એને સાધન તો અહીંયા સ્વીકૃત નથી કરવામાં આવ્યું હેલો હેલો હેલો હા રાજા અહીંયા કોણ હા જયશ્રી દંડવત પ્રણામ રાજા હા બોલો કાલ ભયાદિક આવી જાય તબ વાકો નિવારણ કરવે કે લીએ જીવ સ્વભાવ શું અન્ય વિનિયોગ હોય તો અહીંયા કાલ અને કાલમાં કોઈ એક કોઈક એવો પિરિયડ આવ્યો ને એ ખરાબ સમયમાં આપણે આપણને ભયભીત થઈ જઈએ જીવ અને ત્યારે કોઈક અન્ય દેવી એટલે કોઈ જ્યોતિષ પાસે જાય કે કંઈ બી બીજું કંઈક એનું નિવારણ એ એ સમયનું સમયમાં નિવારણ કરવા માટે જાય નથી કરવાનું એને ખબર છે છતાં પણ કાલના કારણે કે કાલમાં એવો ભય પેસી ગયો એ કાલ એ પિરિયડમાં એવી રીતે સમજાશે જીજી ના ના એવું નહીં કાલ વૈયાદિક મતલબ કે સમાજના ડરને કારણે કે કલયુગનું જે ટ્રેન્ડ છે એના ડરને કારણે કે આપણે આનાથી વિરુદ્ધ આચરણ કર્યું કે આ પ્રવાહથી બહાર હટીને કંઈ કર્યું તો આપણને સમાજમાંથી બહાર નીકળી જશું આપણને કોઈ પૂછશે નહીં આપણું કોઈ કરશે નહીં કરીને ખબર હોવા છતાં પણ લૌકિક કાર્યોની અંદર આપણી પ્રવૃત્તિ થવી એને સમજવાનું પુષ્ટિ માર્ગના સિદ્ધાંતથી વિપરીત આચરણ તો ક્યાંય પણ નહીં એ તો આપણે નરકમાં જ નાખવા વાળું થાય એને ઠાકોરજી ના સમજે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કંઈ પણ કર્યું તો ગયા સમજો વિરુદ્ધ આચરણ નથી પણ લૌકિક કાર્યોની અંદર પ્રવૃત્તિ છે એને જ કેવલ અહીંયા સમજવાનું છે હા રાજા અને આ જે વાક્ય છે ક્યો જો સ્વભાવ કે વસ્તુ જીવ એસો ભયો તો એ કોની વાત કરે છે અહીંયા આપણા માટે જ કે આપણો જીવનો સ્વભાવ મતલબ અવિદ્યા તો આપણને લાગેલી છે એટલે સાંસારિક અહંતા મમતા તો આપણને છે જ એ સ્વભાવના કારણે આપણાથી આવું થઈ જાય છે ન ઈચ્છવા છતાં પણ બધું સમજીએ છીએ તો પણ આપણે કંટ્રોલ નથી કરી શકતા કેમ કે આપણામાં અવિદ્યા છે અને સાંસારિક અહંતા મમતા આપણી લાગેલી છે એટલે હા હા અને જરા મને આગળ બી સમજવું છે એની ઉત્થાનિકા છે ને હલો હા હલો હા એમાં જે ત્રણ ઓલા નવદા ભક્તિના ફેસેટને એને ત્રણ ભાગમાં ડિવાઈડ કર્યા ને કે એક જીવને આધીન છે બીજું સ્વરૂપ સ્વરૂપને આધીન છે એટલે ચૈતન્ય ન હોય છતાં પણ સ્વરૂપ છે તો થઈ શકે છે અને ત્રીજામાં આત્મનિવેદનને શક્ય છે તો એ તો ચૈતન્ય વગર થઈ નથી શકતું આમ આ જનરલ નિયમ છે નવધા ભક્તિનો તો આપણે તો આત્મનિવેદન ચૈતન્ય પ્રગટ છે કે નથી આપણી પાસે છતાં પણ આપણે કરી રહ્યા છીએ એ વાત એવી રીતે લેવાશે ને જનરલ નિયમ એવો છે કે આત્મનિવેદન ચૈતન્ય પ્રગટ થાય પછી જ થાય એવું હોય એટલે અહીંયા એ વાત છે કે પરંતુ સખ્ય આત્મનિવેદન તો સેવ્ય સ્વરૂપમાં ચૈતન્ય કો પ્રાકટ્ય હોય પ્રભુ આપો સ્વીકાર કરે તવી હોઈ શકે એટલે અહીંયા આત્મનિવેદન જે છે એ આપણે જે દીક્ષારૂપ આત્મનિવેદન કર્યું છે એની વાત નથી આત્મા સહિત સર્વસ્વનું સમર્પણ જે નવદા ભક્તિની લાસ્ટ સ્ટેજ છે એની વાત અહીંયા કરી છે હા રાજા હું એ જ પૂછું છું એની જ વાત કરી છે ને લાસ્ટ સ્ટેજની ચૈતન્યનું પ્રાકટ્ય થાય ત્યારે જ પોસિબલ છે ને હા હા રાજા હલો હા બોલો અહીંયા કહ્યું ને કે સામે હું શ્રીયુક્ત પુરુષોત્તમ હે તો અપને સ્વરૂપાનંદ કો દાન કરી કે ભક્તન કો પોષણ કરત હૈ તે ભક્તન કો પોષણ કરત હે કેવી રીતે શું સમજવાનું એ ક્યાં છે લાઈન ટીકામાં ચોથી લાઈન છે ને તામે હું શ્રીયુક્ત પુરુષ સપને સ્વરૂપાનંદ કો દાન કરી હા મતલબ કે પુરુષ ભગવાન કૃષ્ણ મતલબ આપણું જે પુષ્ટિ જીવનું જે ભાવ છે એ મતલબ જો આપણે પુષ્ટિજીવ હોઈએ તો આપણને કૃષ્ણની ઈચ્છા છે મતલબ કૃષ્ણની પ્રાપ્તિ કરવાની ઈચ્છા તો છે સ્વાભાવિક છે પ્રભુ પ્રત્યે આકર્ષણ પણ છે ઠાકુરજી આપણને જોઈએ પણ છે એટલે શ્રી ભગવાન છે એ પણ સ્વરૂપાનંદનું દાન કરીને ભક્તોનું પોષણ પણ કરે છે મતલબ આપણું જે ભાવ છે કૃષ્ણને પ્રાપ્ત કરવાનું એ ભાવનું પોષણ પણ ભગવાન કરે છે એટલે એમાં આપણે આત્મનિવેદન નથી કર્યું અને પ્રભુએ અંગીકાર નથી કર્યું એવું આપણે વિચારવું ન જોઈએ કેમ કે પ્રભુ અત્યારે નહીં તો ક્યારેક પોતાના આપણા ભાવનું પોષણ કરશે અને સ્ત્રીયુક્ત પુરુષોત્તમ છે તો એ વ્રજભક્તો સહિત એમાં શું ના એનું એવું કોઈ વિશેષ અહીંયા અર્થ નથી સારું હા કરું આગળ હા હવે આગળ શ્લોક નંબર પાંચમાં પહેલાં એવું કહું કે અમારું નિવેદન શ્રી હરિએ સ્વીકાર્યું છે કે નહીં એવું જ્યારે શંકા થાય તો સૌથી પહેલાં એમ કહું કે એના અંગે કોઈ ચિંતા નહીં કરવી પછી આગળ વાત થાય છે કે હવે જે નિવેદન કર્યું છે તો એ આપણને કેવી રીતે ખબર પડે તેનું લક્ષણ શું ભગવાને અંગીકાર કયો હે તમે દૂસરું લક્ષણ કહો થે ભગવાને જે અંગીકાર કર્યું છે તો એનું હવે બીજું લક્ષણ કહે છે લોકે શ્વાસમ તથા વેરે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિ मार्ग स्थित यस्मात् साक्षिणो भवता अखिला भावार्थ क्योंकि जीव और प्रभु अनुग्रह मार्ग में स्थित है तासु श्री हरि लोक और वेद में आसक्ति नहीं करावेंगे तासो લોકવેદ સંબંધી કાર્ય સાક્ષી માત્ર રહી કે કરનો કેમ કે જીવ અને પ્રભુ અનુગ્રહ માર્ગમાં સ્થિત છે તેથી હરિ શ્રી હરિ લોક અને વેદમાં આસક્તિ નહીં કરાવે તેથી લોકવેદમાં સંબંધી કાર્ય સાક્ષી માત્ર રહીને કરવું टीका लौकिक वाणिज्यादिक में तथा वैदिक आश्रम धर्मादिक में भक्तन के दुख हरता श्री हरि स्वस्थता न करेंगे લૌકિક વાણિજ્ય વગેરેમાં તથા વૈદિક આશ્રમ ધર્મ વગેરેમાં ભક્તના દુઃખ હરતા શ્રી હરિ સ્વસ્થતા સ્વસ્થ નહીં કરે એટલે કે લૌકિક તથા વૈદિક મેં કાયા વાણી તથા મન શું આછી રીતે શું સ્થિત હોય તમે વિઘ્ન હોય એટલે કે લૌકિક તથા વૈદિકમાં કાયા વાણી તથા મનથી સારી રીતે સ્થિત થાય તો એમાં વિઘ્ન આવે એટલે કે લૌકિક તથા વૈદિક કાર્ય શું યથાર્થ ન હોય ત્યાં વાકો ફલ તો ઘાસું હોય એટલે કે લૌકિક તથા વૈદિક કાર્યમાં યથાર્થ ના થાય તો એનું ફળ પણ શું મળે એમ કે જો પ્રભુ આપ હરિ હૈ કેમ કે પ્રભુ આપ હરિ છે સો અપને બલ કરી કરવે કરી કરી કે હિ સબ સિદ્ધ કરવે વારે હૈ એટલે પ્રભુ શ્રી હરિ છે અને પોતાના બલ કરીને બધું સિદ્ધ કરવા વાળા છે તાસુ પુષ્ટિ માર્ગ મેં અંગીકાર ભયો તબ મર્યાદા કો સહન નહીં કરત હે એટલે કે પુષ્ટિ માર્ગમાં જો જીવનો અંગીકાર થયો છે એટલે મર્યાદાને સહન નહીં કરી નહીં કરે એસે લૌકિક તથા વૈદિક મેં વિઘ્ન હોય તબ કહા કરનો હવે એવું થાય ત્યારે લૌકિક તથા વૈદિકમાં વિઘ્ન થાય તો શું કરવું એસી શંકા હોય તહા કહતે એવી શંકા શંકા થાય એટલે ત્યાં કહે છે જો સબ ભક્ત સાક્ષીવત હોય જાઓ એટલે બધા ભક્ત સાક્ષીવત થઈ જાઓ એટલે કે લૌકિક તથા વૈદિક મેં ભગવાન કહા કરત હે યહી દેખનો એટલે કે લૌકિક તથા વૈદિકમાં ભગવાન શું કરે છે એ જોવું એટલે કે સપ્તમ સ્કંદ में હવે સમજાવે છે એટલે કે अर्थात सप्तम स्कंद में भगवदीय गृहस्थ के लक्षण में लिखो है जो ज्ञाति के मनुष्य माता पिता पुत्र और दूसरे संबंधी जैसे कहे और जैसे इच्छा करे વાબે મમતા છાડી કે અનુમોદન હિ કરનો એટલે કે સપ્ત સાતમા સ્કંદમાં ભગવદીય ગૃહસ્થના લક્ષ્યમાં લખ્યું છે કે જ્ઞાતિના મનુષ્ય માતા પિતા પુત્ર અને બીજા સંબંધી જેવું કહે અને જેવી ઈચ્છા કરે એમાં મમતા છોડીને અનુમોદન હિ કરનો એ વાક્ય કે અનુસાર રહનો આ વાક્યના અનુસાર રહેવું એસે રહે रहे सोहु भगवान के अंगीकार को लक्षण है જો એવી રીતે રહે ને તો ભગવાને અંગીકાર કર્યો છે એવું એ લક્ષણ છે હા એટલે જે જે આમાં એવું સમજાયું કે કે આમાં એવું સમજાયું કે ભગવાને આ નિવેદનનો અંગીકાર કર્યો છે એ કેવી રીતે ખબર પડે તો જીવ જ્યારે લૌકિક વૈદિકમાં સ્થિર ના રહી શકે અને પોતાની મમતા છોડીને અને સાક્ષીવાદ લોકમાં રહે જો એવું કૃતિ જ્યારે જીવમાં દેખાય ને તો એવું સમજવાનું કે ભગવાને નિવેદનનો અંગીકાર કર્યો છે હા મતલબ અહીંયા પેલું લક્ષણ તો એ કીધું કે અન્ય વિનિયોગો થવા છતાં પણ ઠાકોરજી જીવને ન છોડે અને કેમ કે પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ છે એટલે ક્યારે ને ક્યારે આપણી અવિદ્યાને છોડાવશે એવો વિશ્વાસ આપણે રાખવો જોઈએ બીજી વાત અહીંયા એ આજ્ઞા કરે છે કે જીવ અને ભગવાન બંને અનુગ્રહ માર્ગમાં સ્થિત છે એટલે આપણી લોક અને વેદમાં આસક્તિ તો ભગવાન નહીં કરાવે અત્યારે આપણી જે પણ આસક્તિ છે એને પણ ઠાકોરજી છોડાવશે એટલે એમાં જ આપણું મન લાગી જાય અને ઠાકોરજીને ભૂલી જઈએ એવું તો ઠાકોરજી ક્યારે નહીં થવા દે એટલે લોકવે સંબંધી કાર્ય જે છે એ સાક્ષીવત રહીને આપણે કરતા રહેવું જોઈએ એટલે અત્યારે જેવું ચાલી રહ્યું છે એવું ચાલતા રહેવું જોઈએ ઠાકોરજીમાં મન લગાડીને થોડું આપણું પણ પ્રયત્ન તો જરૂરી છે જ મહાપ્રભુજી જેવી રીતે આજ્ઞા કરે છે એવી રીતે તો કરતા રહેવું જોઈએ અને વૈદિક આશ્રમ ધર્મો વગેરેનું પણ પાલન કરતા રહેવું જોઈએ જેવી રીતે આમાં આવ્યું છે કે લૌકિક વાણિજ્ય અધિકરણમાં મતલબ નોકરી ધંધો છે વ્યવસાય છે ઘર પરિવારના નાના મોટા મતલબ આપણા પ્રોબ્લેમ્સ હોય કે સંબંધીઓની અંદર જે આપણું ઇન્વોલ્વમેન્ટ હોય એ અને વૈદિક એટલે કે આશ્રમ ધર્મ હોય મતલબ બ્રહ્મચારી હોય કે ગ્રહસ્થ હોય તો એના રિલેટેડ કર્તવ્ય હોય અને વર્ણના રિલેટેડ આપણે જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર આપણને કેટલા કર્તવ્યો પ્રાપ્ત હોય તો એ બધામાં ભગવાન આપણને સ્વસ્થતા ન નહીં થવા દે મતલબ કે જેવી રીતે મહાપ્રભુજી વિવેકદેવ રહસ્ય ગ્રંથમાં આજ્ઞા કરી રહ્યા છે કે વૈષ્ણવત્વમ હિ સહજમ લૌકિક લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેશુ નાન્યથા મતલબ કે લૌકિક કર્મો અને વૈદિક કર્મો જે કરી રહ્યો છે કપટથી ભાવથી કરે છે વૈષ્ણવતા એની અંદર સહજ હોય છે મતલબ અત્યારે આપણને આપણી સ્થિતિ સમજાઈ નથી રહી આપણને એવું લાગતું હોય કદાચ કે આપણું મન લૌકિક વૈદિક કાર્યોમાં આસક્ત છે પણ એવું હંડ્રેડ નથી મતલબ એઝ એ પુષ્ટિજીવ આટલા વર્ષોમાં આપણે પોતાને જ એક્ઝામ્પલ તરીકે જોઈ લ્યો તો જે લોકો આટલા વર્ષોથી સેવા કરી છે તો આપણી પહેલા જેટલી લૌકિક વૈદિક આસક્તિ લૌકિક આસક્તિ વૈદિક તો હવે કોઈમાં બચી નથી તો લૌકિક આસક્તિ જેટલી હતી એટલી હવે નથી રહી કેમ કે જે પ્રવૃત્તિ હવે આપણને મળી છે મહાપ્રભુજીના ગ્રંથોનું પઠન પાઠન હોય કે ઠાકોરજીની સેવા હોય તો એની અંદર આપણું મન લાગે છે તો ત્યાં પ્રભુ આપણને સ્વસ્થ નથી થવા દઈ રહ્યા તો એ વાતને અહીંયા સમજવી જોઈએ કે લૌકિક વૈદિક કાર્યોમાં આપણને મતલબ હંમેશા જ આપણી સ્વચ્છતા રહે એવું ઠાકોરજી થવા નથી દેતા મતલબ કાયા વાણી અને મનથી સારી રીતે સ્થિતિ થાય એમાં પ્રભુ વિઘ્ન ઉત્પન્ન કરે છે એ યા તો આપણા તરફથી પ્રોબ્લેમ્સ થાય યા તો ફેમિલીમાંથી પ્રોબ્લેમ થાય કોઈ પણ કારણોસર આપણું એની અંદર મન હટી જાય એવું કાર્ય ઠાકોરજી કરે છે એટલે લૌકિક અને વૈદિક કાર્ય પણ સરખી રીતે ન થતા હોય તો એનું ફલ શું મળે મતલબ કે આપણને પ્રભુથી શું ડિસ્ટ્રેક્ટ કરી શકે કેમ જો પ્રભુ આપ હરી છે એ બલ કરીને પણ આ સિદ્ધ કરવા વાળા છે મતલબ જેવી રીતે મેં અહીંયા ઉદાહરણ આપ્યું કે વ્રજભક્તો જ્યારે ઇન્દ્રની પૂજા કરવામાં લાગી રહ્યા હતા કે જ્યારે ઠાકોરજી જન્મી ગયા એના પછી થોડા દિવસમાં બધા લોકો પ્રભુને ભૂલી ગયા અને પોતપોતાના ઘરકામ વગેરેની અંદર લાગી ગયા શકટ ભંજનના એની અંદર મહાપ્રભુ સુબોધિમાં આજ્ઞા કરે છે કે જ્યારે યશોદાજી વગેરે બધા પોતપોતાના ઘરના કામોમાં લાગી ગયા અને ઠાકોરજી તરફથી એમનું અટેન્શન હટી ગયું તો ઠાકોરજીને ન ગમ્યું કે મારી તરફ કોઈનું ધ્યાન નથી અને બધા મને છોડીને ઘરકામમાં લાગી ગયા છો તો ઠાકોરજીએ શકટ વંજન કર્યું અને ત્યારથી બધા લોકો પાછું એક એક અસુર આવે ને બધાનું પાછું ધ્યાન ઠાકોરજી તરફ આવી જાય કે નહીં ઠાકોરજીનું ધ્યાન વિશેષ રાખવું જોઈએ આપણી બે ધ્યાન આપણે થયા એટલે જ આવું થયું તો એવું કરી કરીને પ્રભુ એમનું અટેન્શન પોતાની તરફ દોરવતા હતા કે લૌકિક કાર્યોમાં ન લાગીને મને યાદ કરો તો એ રીતે આ જબરદસ્તી ઠાકોરજી કરાવી રહ્યા છે કહેવાનો મતલબ કે એ બધા લોકો લૌકિકારોને છોડીને પ્રભુ પાસે નથી આવી રહ્યા ઠાકોરજી એમનું છોડાવીને એમને પોતાની પાસે લાવી રહ્યા છે જેવી રીતે એ જ ઇન્દ્રમાન ભંગના લીલામાં પણ છે કે એ લોકો ઇન્દ્રની પૂજા કરતા તો ઠાકોરજીએ એમને જબરદસ્તી કરીને એમના અન્યાશ્રયને છોડાવ્યો અને પોતાની અંદર એમનો આશ્રય સિદ્ધ કર્યો એ જ વાત કાત્યાયની પૂજાના ચરિત્રની અંદર પણ આવે છે તો એ વાત આની અંદર છે કે લૌકિક અને વૈદિક કાર્યની અંદરથી ઠાકોરજી આપણને જબરદસ્તી પણ હટાવી લે છે એટલે પુષ્ટિમાર્ગમાં અંગીકાર થયું હોય ત્યારે બીજી કોઈ પણ મર્યાદાને ઠાકોરજી સહન નથી કરતા ન વૈદિક મર્યાદાને સહન કરે છે ન લૌકિક ને સહન કરે છે વૈદિક હોય તો પણ ક્યારે ને ક્યારે એને છોડાવી દે છે એટલે લૌકિક અને હવે આપણી સ્થિતિ એવી છે જેવી રીતે આની અંદર આવ્યું કે લૌકિક વૈદિક કાર્યમાં ઠાકોરજી જ વિઘ્ન ઉત્પન્ન કરાવે છે મતલબ આપણે કર્મો ન કરી શકીએ એવું પ્રભુ જ કરે છે તો એવા સમયમાં શું કરવું જોઈએ તો એવું કે છે કે એવી શંકા થાય તો એવું કે છે કે ભગવાન ની ઈચ્છાથી જ આવું થઈ રહ્યું છે એટલે ભક્તે સાક્ષી વ્રત થઈ જવું જોઈએ મતલબ સાંસારિક કોઈ પણ જાતના દુઃખ આપણને આવે જેવી રીતે ઠાકોરજી આગળ કરે છે કે ભગવાન જે ભક્ત ઉપર અનુગ્રહ કરે એની ધન સંપત્તિ ઠાકોરજી હરી લે છે કેમ કે એનું મન ધન સંપત્તિમાં ન લાગે એટલે ઠાકોરજી આવું કરે છે તો આપણને લૌકિક દ્રષ્ટિથી એવું લાગે કે મારા બધા પૈસા જતા રહ્યા અને મારા પરિવારના લોકો મને છોડી છોડીને જતા રહ્યા અને કોઈ મારાથી મતલબ અટેચમેન્ટ કોઈને નથી મારાથી કે કોઈ મારાથી રાખતું નથી એવી બધી ફિલિંગ આપણને લૌકિક દ્રષ્ટિથી થતી હોય પણ શું પૂછું ઠાકોરજીની જ ઈચ્છાથી એવું થાય કે આપણે આ બધાથી દૂર જઈને પ્રભુ તરફ જઈએ એ જ રીતે કુંતીજીના પ્રસંગમાં પણ આવે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી ઠાકોરજી મળવા માટે આવ્યા કે હું દ્વારકા જાઉં છું તો કુંતીજીએ કીધું કે મને તો દુઃખોમાં જ રહેવું વધારે ગમે છે કેમ કે અમારા ઉપર જયારે જયારે દુઃખ આવે છે ત્યારે આપ અમારી પાસે આવો છો ને જયારે અમારા દુઃખ દૂર થઈ જાય છે ત્યારે આપ અમને છોડીને જતા રહો છો તો અમને તો દુઃખ જ મળતા રહે એ જ અમારા માટે સારું છે કમસે કમ આપ અમારી સાથે રહ્યો તો એ વાત આની અંદર છે કે લૌકિક દ્રષ્ટિથી આપણને એવું લાગે કે પાંડવોનું જીવન કેવું છે એમણે તો સુખ મળ્યું જ નહીં જીવનભર દુઃખ જ દુઃખ મળ્યું એવું નથી ભગવાનનો જે ભક્તો ઉપર અનુગ્રહ હોય એ લોકો લૌકિક વૈદિકમાં આસક્ત ન થઈ જાય એટલે જાણી જોઈને ઠાકોરજી આ જાતના પ્રતિબંધો ઊભા કરતા હોય છે એટલે આપણી સાથે પણ કે કોઈ ભક્ત સાથે જો આવું થાય તો એને શું કરવું જોઈએ તો સાક્ષી વાત રહેવું જોઈએ ઠાકોરજી ઉપર આપણે રાણોપાણે કે આવું કરી દીધું આવું કરી દીધું કે આપણે એવા દુઃખી થતા રહીએ કે આવું કેમ થયું અમારી સાથે એવું ન કરીને પ્રભુની ઈચ્છાથી આવું થયું છે ને અમારા માટે સારું છે એવી જ ઈચ્છાથી લૌકિક વૈદિક કાર્યો હજી પણ આપણે પોતાનું કર્તવ્ય સમજીને કરતા રહેવું જોઈએ અને ભગવાન લૌકિક વૈદિક માં શું કરે છે આપણે જોતા રહેવું જોઈએ એને પ્રભુની લીલા સમજવી જોઈએ કહેવાનો મતલબ એટલે લૌકિક વૈદિક દુઃખો આપણી ઉપર આવે એને એટલે જે રીતે સપ્તમ ભગવાન આજ્ઞા કરી છે કે જ્ઞાતિના મનુષ્ય માતા પિતા પુત્ર વગેરે બીજા બધા સંબંધીઓ જેમ કહે એમની જેવી ઈચ્છા હોય એમાં મમતા રહિત થઈને અનુમોદન કરવું મતલબ ના કેવી ને હા કેવી એ લોકોને જેવું ગમે એવું આપણે કરતા રહેવું જોઈએ હામાં હા મિલાવી કહેવાનો મતલબ ન પોતાનો પક્ષ રાખવો ન પોતે એની અંદર કોઈ જાતનું ઇન્વોલ્વમેન્ટ આપણે રાખવું ને એની અંદર અહંતા કે મમતા રાખવી આપણે આપણા ઘરમાં રહીએ છીએ જેમણે આપણને જન્મ આપ્યો છે કે જે સોસાયટીમાં આપણે રહીએ છીએ એના નિયમ <coughs> કૃષ્ણ તો એના નિયમોનું પાલન કરવું કે પરિવારની અંદર રહીને એ બધી પ્રવૃત્તિમાં જોડાયેલા રહેવું આપણા માટે જરૂરી છે ને એના વગર આપણે પણ પ્રભુ સેવા પોસિબલ નથી જેવી રીતે ભગવાન જાગે કરે છે કે ઘર છોડી જશો કે ઘરના લોકોનો સપોર્ટ નહીં હોય તમને જ ઉદ્વેગમાં હશો તો સેવા કેવી રીતે કરશો ઠાકોરજીમાં મન કેવી રીતે લાગશે એટલે એ બધા પ્રવૃત્તિની અંદર જોડાયેલા રહેવું પણ એની અંદર મમતા ન રાખવી એવી રીતે જો આપણે રહીએ સાક્ષીવત રહીએ જે રીતે મહાપ્રભુ વિવેક દે કીધું કે લૌકિક વૈદિક કપટ ભાવથી કરવું અને વૈષ્ણવતા જે છે એ સહજ ધર્મ હોવું જોઈએ એ લક્ષણ જે બતાવ્યું છે એના અનુસાર રહેવું એવી રીતે રહેવાથી ભગવાને અંગીકાર કર્યું છે એવું લક્ષણ છે કે એક એક આપણું મન પોતે લૌકિક વૈદિકમાં ન લાગે અને બીજું એ કે આપણું મન લાગતું હોય તો પણ પ્રતિબંધ કરી કરીને ઠાકોરજી આપણા મનને એનાથી છોડાવી લે એ બંને લક્ષણ છે કે ઠાકોરજી આપણો અંગીકાર કર્યું છે એટલે અંગીકાર ને એ રીતે સમજવું જોઈએ પ્રભુએ આપણો અંગીકાર નથી કર્યો એ જાતની ચિંતા ન કરવી જોઈએ મહાપ્રભુજી ની કારણેથી આપણે પ્રભુ પાસે જઈએ છીએ મહાપ્રભુજીની દીક્ષા લઈને જઈએ છીએ મહાપ્રભુજીના સિદ્ધાંતોનું સારી રીતે આપણા ઘરમાં રહીને પાલન કરી રહ્યા છીએ તો પછી પ્રભુએ આપણો અંગીકાર ન કર્યો હોય એવી શંકા થવી જ ન જોઈએ મહાપ્રભુજીની પણ કૃપા છે ઠાકોરજીની પણ છે એટલે એવું તો નથી આપણે ગમે એટલા દુષ્ટ હોઈએ તો પણ માર્ગથી આપણે ચ્યુત નહીં થઈએ ઠાકોરજી આપણને પકડીને રાખશે ને જેવી રીતે વ્રજભક્તોની અવિદ્યાને કે એમની હંતા મમતાને કે લૌકિક આસક્તિને ઠાકોરજી છોડાવી એવી આપણી પણ ક્યારે ને ક્યારે છોડાવશે એવું વિશ્વાસ પ્રભુ ઉપર રાખવું જોઈએ હાજી જી કઈ પૂછવું છે કોઈને આમાં હા ઠીક છે તો પછી કરો આગળનો શ્લોક હેલો રાજા હા બોલ સ્નેહા राजा यहाँ मर्यादा तासु पुष्टि मार्ग में अंगीकार भयो तब मर्यादा को સહન નહીં કરે છે એનું મર્યાદાથી શું લેવાનું એટલે કઈ લિમિટેશન હા એટલે આપણી લૌકિક કે વૈદિક કોઈ પણ જાતની આસક્તિને ઠાકોરજી સહન નથી કરતા મર્યાદા મતલબ કોઈ પણ જાતનું ડિસ્ટ્રાક્શન ઠાકોરજી થી કોઈ જાતની દૂરી અથવા પ્રભુ સંબંધી કાર્યની અંદર કોઈ જાતનું આ બધા કાર્યોને કારણે વિઘ્ન કે આપણી આસક્તિ ત્યાં હોય તો ઠાકોરજીથી સહન નથી થતું કે મારા માટે તને બનાવ્યો છે કેમ કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેદ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ સૃષ્ટિ પુષ્ટિ સર્ગ જે છે કેવલ અને કેવલ પ્રભુની સેવા માટે છે એના સિવાય આ દૈવી જીવોને ઉત્પન્ન કરવા પાછળનું બીજું કોઈ જ પ્રયોજન નથી ને એમના તરફથી બીજું કંઈ પ્રભુ એક્સપેક્ટ પણ નથી કરી રહ્યા તો ઠાકોરજી એની અંદર આપણે લૌકિક વૈદિક કાર્યોમાં જોડાઈએ તો ઠાકોરજી એને ક્યારે પણ સહન નથી કરતા ઠાકોરજીને પણ એ નથી ગમતું એટલે છોડાવશે એમ જેવી રીતે યશોદાજી વગેરે ઘરકાર્યોની અંદર લાગી ગયા તો ઘરનું જ કામ કરી રહ્યા છે તો પણ ઠાકોરજીને ન ગમ્યું કે મને છોડી છોડીને કેમ જાઓ છો તો એ રીતે પ્રભુએ વચ્ચે ભક્ત અને ભગવાન એ બંનેની વચ્ચે ઠાકોરજી કોઈને વચ્ચે ઈચ્છતા નથી એટલે એ મર્યાદાને ઠાકોરજી નથી સ્વીકારતા હા જી રાજા હમ ઠીક છે બીજું મેં પૂછ્યું છે કોઈને બરાબર મને લાગે છે આજે અહીંયા રહેવા દઈએ કાલે આપણું આ ગ્રંથ સંપન્ન થઈ જશે ત્રણ શ્લોક બાકી છે નવ શ્લોક સુધીનું કાલે સંપન્ન થઈ જશે તો આજે અહીંયા રાખીએ પાંચ એક મિનિટ છે પછી આગળનો વિષય નહીં હલો રાજા હા બોલો હા એક એક પ્રશ્ન છે રાજા બોલો તીન પ્રકાર કો ધૈર્ય હી સાધન રૂપ કર્યો અધિભૌતિક અધિવૈદિક એ તો બીજાની ઉત્થાનિકા ઉત્થાનિકા છે હા રાજા એ કાલે કરીશું હા હા દંડોત્તરાયણ રાજા હા બોલ સ્નેહા રાજા વાર્તાજી કેટલા એમાં ચાલુ થાય છે કાલે થોડું જલ્દી ચાલુ થઈ ગયું હતું એટલે જલ્દી તો નહીં મારા ફોનમાં ટેન થર્ટી એક્ઝેક્ટ થાય ત્યારે હું ચાલુ કરું છું અત્યારે કેટલા થયા છે રાજા આપની ઘડિયાળ વોચમાં દસ વાગીને અઢાર મિનિટ જી રાજા હા દંડોત પ્રણામ રાજા પ્રણામ રાજા રાજા